દેશની શાંતિના સંરક્ષક તારીખ ચોવીસ નવની રાત્રે આશરે સાડા અગિયાર વાગે એનએસજીના સો જેટલા નિપુણ અને નીડર જવાનો સાથે ભારતના ગૃહમંત્રી શ્રી અડવાણી અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યા આ કુમક પર દેશની પ્રજાને એટલું ગૌરવ અને ભરોસો હતા કે તેઓ અક્ષરધામના આંગણે પહોંચ્યા ત્યારે એકઠા થયેલા નાગરિકોએ ભારત માતા કી જયના બુલંદ અવાજે તેઓને આવકાર્યા પરંતુ ફરજને વરેલા આ સંત્રીઓને આટલા વહેલા અભિનંદન ખપતા નહોતા તેથી તેઓએ આવીને તરત જ ગુજરાતની ત્રાસવાદ વિરોધી ટુકડીના વડા શ્રી વિપુલ વિજોય સાથે વિચારણા કરી પરિસ્થિતિનો તકાદો મેળવી લીધો અક્ષરધામની પ્રતિકૃતિના આધારે પરિસરને પણ તેઓએ માપી પામી લીધું આ દરમિયાન સારંગપુરમાં રાત્રે સવા બાર વાગે સ્વામીશ્રીના ઓરડામાં પ્રવેશેલા ડૉક્ટર સ્વામી તથા સંતોએ સ્વામીશ્રીને વિનંતી કરી કે આવા તંગદિલીના વાતાવરણમાં આપ આવતીકાલે જાહેરમાં પૂજા કરવા ન આવો તો સારું અહીં ઓરડામાં જ પૂજા કરી લેજો આ પ્રસ્તાવમાં સ્વામીશ્રીએ મૂક સંમતિ આપી પણ તરત જ પૂછ્યું ઠાકોરજીના દર્શને પણ ન જવું તેઓની આ પૃચ્છામાં જેટલી બાળ સહજ નિર્દોષતા હતી તેટલી જ ભક્તિ નિષ્ઠા પણ હતી દેશકાળથી અબાધિત તેઓની આ ભક્તિના જળહળ તેજમાં સૌ અંજાઈ ગયા તે જ વખતે આશરે બાર પાંત્રીસ વાગ્યાના સુમારે સ્વામીશ્રીના ઓરડામાં રહેલા ફોનની ઘંટડી રણકી તેમાં આતંકવાદીઓની ગોળીથી અક્ષરધામમાં સેવા આપતા પરમેશ્વરદાસ સ્વામી વિંધાઈ ગયાના સમાચાર મળતા સ્વામીશ્રીએ ઊંડો ખેદ અનુભવ્યો પરંતુ તે જ ક્ષણે તેઓની સ્થિર બુદ્ધિએ વિચારી પણ લીધું કે એક ભગવાદારીનો ભોગ કદાચ સમાજની લાગણી ભડકાવશે તેથી સ્વામીશ્રીએ પોતે લખાવેલી શાંતિ અપીલ તાબડતોબ પ્રસાર માધ્યમોને પહોંચાડવાની સૂચના સંતોને આપી સંતાન તુલ્ય સંતના કરુણ અવસાનની ઘડીએ અને અડધી રાત્રે પણ દેશની શાંતિને અકબંધ રાખવા મથી રહેલા સ્વામીશ્રીની આ દેશ સેવાનું મૂલ્ય સમાજ કેવી રીતે આંકી શકશે દેશ હિતનું આ પગલું ભરી પલંગ પર સૂતા સૂતા સ્વામીશ્રી આંખો પટપટાવી રહેલા ત્યારે પુનઃ ફોનની ઘંટડી રણકી આ સમયે રિસીવર ઉઠાવતા સામે છેડેથી વાત કરી રહેલા શ્રી અડવાણીએ એનએસજીના જવામર્દો દ્વારા શરૂ થતા ઓપરેશન વજ્રશક્તિની સફળતા માટે સ્વામીશ્રીના શુભાશીષ માગ્યા તેની સાથે તેઓએ આતંકવાદીઓને ઝેર કરવા બનતો બધો પ્રયત્ન કરવાની ખાતરી ઉચ્ચારી તે સાથે જ રાત્રિના આશરે બે એક વાગ્યાથી શરૂ થયો એક દિલ ધડક ખેલ વજ્ર શક્તિનો પ્રહાર એનએસજીના કમાન્ડોનું આગમન થયા પૂર્વે પરિસરની જમણી તરફ આવેલા બાથરૂમ પાસે સરકી ગયેલા ત્રાસવાદીઓ સુધી પહોંચવામાં મોટું નડતર રાત્રિના ઘાટા અંધકારનું હતું વળી ત્રાસવાદીઓ એવા સ્થાને હતા કે તેઓ જવાનોની ગતિવિધિ જોઈ શકે પણ તેઓ અંધારામાં હોવાથી તેઓની હલચલ કળવી મુશ્કેલ હતી આ ઉપરાંત લાંબા સમય સુધી ઝીંક ઝીલવા આતંકવાદીઓએ પ્રદર્શન ખંડની પાછળની બાજુએ આવેલી વૃક્ષોથી આચ્છાદિત પગરવાટ પાસે આશરો લીધેલો અહીં ગાઢ વનરાજીને કારણે પણ ત્રાસવાદીઓને આંબવામાં તકલીફ પડે એમ હતું પરંતુ આફતોને ફેડવામાં કુશળ કમાન્ડો ચાલાકીપૂર્વક ચોક્કસ વ્યૂહરચના સાથે ગોળીબારો કરવા લાગ્યા તેના વળતા પ્રતિભાવમાં આતંકીઓ તરફથી થતા ગોળીબાર પરથી તેઓનું અનુમાન લગાવતા કમાન્ડો આગળ ધસવા લાગ્યા પાંચ ટુકડીઓમાં વહેંચાઈ ગયેલા તેઓ ચારે બાજુના ઘેરાને વધુને વધુ કસવા માંડ્યા આ ઘેરો ગાલવામાં પ્રથમ હરોળનું સ્થાન લીધેલું એનએસજીના કમાન્ડોએ તે પછી બીજી હરોળમાં rapid action force BSF SRP અને એટીએસના સૈનિકો હતા રાત્રિના અંધકારમાં સમય પસાર કરતા રહી આતંકવાદીઓનો દારૂગોળો ખાલી કરાવવા માંગતા કમાન્ડો અને ત્રાસવાદીઓ વચ્ચે ખેલાઈ રહેલા આ ભીષણ સંગ્રામથી આખી રાત ગરજતી રહી ક્યારેક ધાય ધાય ફૂટતી ગોળીઓના અવાજ તો ક્યારેક કાને બહેરાશ લાવી દે તેવા બોમ્બ ધડાકાના અવાજ વચ્ચે રાત્રિના પ્રહર વીતવા લાગ્યા આખરે જીવ સટોસટના આ જંગમાં સવારે સવા પાંચ વાગે પ્રદર્શન ખંડ ત્રણની પાછળના માર્ગે ઝાડીમાં છુપાયેલા તહેરીક એ કસાસ જૂથના આતંકવાદીઓ ઠાર મરાયા બ્રિગેડિયર શ્રી રાજ સીતાપતિના શબ્દોમાં કહીએ તો સૂરજનું પહેલું કિરણ અમારા માટે આશાનું કિરણ હતું પણ ત્રાસવાદીઓ માટે જીવનના અસ્ત સમાન હતું આતંકવાદીઓનો અંજામ લાવ્યા પછી કમાન્ડોએ સમગ્ર પરિસરમાં સંભવિત સ્ફોટક પદાર્થ કે આતંકીઓના સાગરીતોની સઘન શોધખોળ આદરી તેમાં કશું વાંધાજનક હાથ ન લાગતા તારીખ પચીસ નવની સવારે આતંકવાદ વિરોધી અભિયાનની સફળ પૂર્ણાહુતિ જાહેર થઈ તે સાથે જ શાંતિના સરોવરમાં થયેલા પથ્થરના પ્રહારથી ઉઠેલા તરંગો શાંત થયા એ શાંત સરોવરમાં સ્નાન કરતા હોય તેમ એનએસજીના કમાન્ડોએ વિજય કાર્યવાહી બાદ અક્ષરધામમાં બિરાજમાન શ્રીજી મહારાજના દર્શન કર્યા વજ્રશક્તિના પ્રહારથી સફળતા બદલ આ પરમાત્માનો આભાર માની તેઓ સ્મારકની બહાર આવ્યા ત્યાં જ તેઓને સ્વામીશ્રીની કરુણાનો સ્વાદ ચાખવા મળ્યો રાત આખી માથે અને જાન હથેળીમાં લઈ જજુમનારા આ જવાનોને જમાડવાની સૂચના પોણા બસો કિલોમીટર દૂર આવેલા સારંગપુરમાં રહ્યા થકા સ્વામીશ્રીએ આપેલી તે અનુસાર આ કમાન્ડોને ગરમાગરમ પૂરી શાક ચા બિસ્કિટ વગેરે પીરસાયા ત્યારે તેઓ સ્વામીશ્રીની મમતાને મમળાવવા લાગ્યા પોતાના ગળા હેઠે કોળિયા ન ઉતરે તેવા દુઃખદ પ્રસંગે પણ બીજાના કોળિયાની ચિંતા કરતા સ્વામીશ્રીની સ્થિર બુદ્ધિ અને સંવેદનશીલ હૃદયનો કોઈ તાગ ન કાઢી શક્યું છે વિશ્વવ્યાપી શુભજેનું નામ અક્ષરધામ પર ત્રાટકેલા આતંકને વખોડતા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર પશ્ચિમ બંગાળ આસામ ઝારખંડ છત્તીસગઢ આંધ્રપ્રદેશ તામિલનાડુ કર્ણાટક સહિત કંઈક રાજ્યોમાં વિવિધ સંગઠનોએ બંધના એલાનો જાહેર કરેલા પ્રચંડ જનમેદની ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભાઓ યોજી લોકલાગણી પ્રદર્શિત કરી રહેલી આ હુમલાના વિરોધમાં ભારતીય જનતા મહિલા મોરચાના એક પ્રભારી શ્રીમતી દીપમાલા ગોયલે તો કલેક્ટર કચેરી સામે અગ્નિ સ્નાન કરી આક્રોશ વ્યક્ત કરેલો ભારતના મુખ્ય અખબારો સહિત લંડનના ધ ડેઇલી ટેલિગ્રાફ અને ધ ગાર્ડિયન અમેરિકાના ધ ન્યૂયોર્ક ટાઈમ્સ તથા ધ વોશિંગ્ટન પોસ્ટ અખાતી દેશોના the Gulf News the Khaleej Times Arab News વગેરે વર્તમાનપત્રો તેમજ સામયિકો પણ અક્ષરધામ પરના આતંકને મુખ્ય પૃષ્ઠો પર ચમકાવી રહેલા તેથી ભારત સહિત વિશ્વભરના નેતાઓ દેશમાં શાંતિની જાળવણી બાબતે શાસંક બનેલા વળી આ જ વર્ષે ગુજરાતમાં ભડકી ગયેલી ગોધરાકાંડની આગથી દાઝેલા માટે આ ઘટના જામગરીમાં તણખો પડવા જેવી બની શકવાની સંભાવના પૂરેપૂરી હતી એટલું જ નહીં આ સમયે અક્ષરધામમાં પ્રવર્તેલા આતંક સામે વિશ્વભરના દેશોની સર્વોચ્ચ સરકારી કચેરીઓમાંથી વહી રહેલા સાનુભૂતિના સૂરોએ પણ હુમલા પછીની પરિસ્થિતિને વધુ નાજુક બનાવી મૂકી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ શ્રી જ્યોર્જ બુશની લાગણીને વાચા આપતા વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ નિવેદન જાહેર કરેલું કે The president condemns all terrorist attacks, and this was a particularly deadly attack. We are shocked by horrific attack. We condemn the senseless violence. રાષ્ટ્ર પ્રમુખે તમામ આતંકવાદી હુમલાઓને વખોડી કાઢ્યા છે અને ખાસ કરીને આ તો જીવલેણ હુમલો હતો અમે આ ખતરનાક હુમલાથી ડઘાઈ ગયા છીએ આ અવિચારી હિંસાની અમે ટીકા કરીએ છીએ બ્રિટનના વિદેશ મંત્રી શ્રી જેક સ્ટ્રોએ પણ અભિપ્રાય પ્રગટ કરેલો કે I am horrified by the attack on innocent civilians religion can never be an excuse or justification for violence નિર્દોષ લોકો પરના આ હુમલાથી હું ભયભીત બન્યો છું હિંસા માટે ધર્મનું બહાનું ક્યારેય પણ યોગ્ય નથી અક્ષરધામની દિવ્યતાને માણી ચૂકેલા બ્રિટિશ રાજવી શ્રી પ્રિન્સ ફિલિપ માટે તો આ દુર્ઘટના અકલ્પનીય જ બની રહી તેઓએ સ્વામીશ્રીને પત્ર પાઠવી જણાવ્યું કે મન એ માનવા તૈયાર થતું નથી કે શાંતિ અને સૌહાર્દના આવા પવિત્ર સ્થળે કોઈ નુકસાન પહોંચાડવાનો સંકલ્પ પણ કરી શકે આ ઉપરાંત ચીન Japan France Germany Nepal Bangladesh જેવા રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ પણ ધાર્મિક સ્થાન પર આવું હિંસક પાગલપણું તંગદિલી વધારનારું પુરવાર થશે સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે ઘૃણા ફેલાવવાનો આ પ્રયાસ છે અમે તેને વખોડીએ છીએ જેવા લોકમત પ્રસારિત કર્યા અક્ષરધામના હુમલા અંગે ઘેરા શોકની લાગણી પ્રદર્શિત કરનારાઓની આવી યાદી લંબાતી જ ચાલી આ અગાઉ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં ઘણા નિર્દોષોની જાનહાનિ થયેલી પરંતુ ક્યારેય વિશ્વભરમાંથી આવા સહાનુભૂતિના પૂર ઉમટ્યા નહોતા આ બાબત અક્ષરધામ અને સ્વામીશ્રીને છે વિશ્વવ્યાપી શુભજેયનું નામ જેવા પુરવાર કરી રહી પરંતુ તેથી જ અક્ષરધામ પરનો હુમલો સૌના મનમાં વધુને વધુ વેદના સાથે અધિક ને અધિક આક્રોશ જન્માવતો હતો અમુક સંગઠનો તો ઉપરીના એક ઈશારાની રાહ જોઈને જ બેઠેલા કેટલાક તો વળતા પ્રતિકાર માટે સ્વયં સ્વામીશ્રી પાસેથી અનુમતિ માંગી રહેલા જનજનના હૈયે ભડકેલી પ્રતિશોધની આ પ્રચંડ જ્વાળાઓ જો પ્રગટ થઈ જાય તો તેને ઠારવાનું ગજું કોઈ પ્રશાસન પાસે નહોતું આમ સમગ્ર રાજ્ય અને દેશ એ કટોકટી ભર્યા સમયમાંથી ગુજરી રહેલા પરંતુ બન્યું સૌની ધારણાથી તદ્દન વિપરીત જ